કે કિંચિત માત્ર દુઃખ થાય અથવા આપણને એવું દુઃખ નો અનુભવ થાય બધું કસાયમાં આવી જાય કસાય એટલે સંસારિક દુઃખ કોઈ પણ પ્રકારનું દુઃખ એમ નામ કસાય વેદના થયા કે બાહ્ય દુઃખ છે ને વેદના થયા છે બેન દુઃખ નહીં એટલે ટેમ્પરરી પેલું ડિપ્રેશન આવી જાય ટેમ્પરરી પેલું ડિપ્રેશન આવે એને દુઃખ ગણાય નહીં ને દુઃખ તો ના આવે લાગે દેખાય તું જાડી ભાષા હોય પાતળી ભાષા એટલે નિરાકુરતા જે વર્તી હોય એમાં છે ફેરફાર થાય એને દુઃખ કહેવાય નિરાકુરતા ફેરફાર થાય દુઃખ જ કહેવાય નિરાકુર જ કહેવાય નવીનો શુદ્ધ ઉપયોગ રહેશે હા એ શુદ્ધ મારી વગર ભાષા નહીં સ્થૂલ ખાતું જાડું જ ખાતું આ જો તો જુદો કેટલો કેટલો હિન્દી નીકળી જાય બોલવાનો વાંધો નહી કે ગાડી પાસે બધી જ છે ને કસાઈ ભાવ તો નહીં આ ગોલ ગોલ ચાલી ગયા નહીં માસ થઈ ગયા સમજણ પડ્યા ગોલ આવી શકે નહીં કોઈને ના ચાલે તો બધું સ્થૂલમાં છે શું છે બધું પણ ના ચાલે તો બોલવું નથી ના ના બિલકુલ ના માટે જે થયા બેઠા ને ત્યાં શું એકતા ના છોડવા સત્સંગી શું કહ્યું સત્સંગની એકતા હા તો જુદું જવા શું કહ્યું જુદું દાદા બહુ ક્યાં કહેતા રસી માટે ચંદ્રગ્રહણ ખ્યાલ આવે છે કશું નહીં આવે તો કારીગર ધક્કા મારી શું કહ્યું ના ચાલે ચાલતું છે બધા અત્યારે વાર કેટલા દાડા ચાલે લાલુ જવું છે થઈ જાય ને મૂળ્યો જ મૂકે નહીં એટલા માટે કઈ આપણે આ બહુ અધીનતામાં જ ચાલવાનું એ બેને મૂળી જવું કે બધાને ઉગે દાદા તો બધાને ઉગે થોડું હા ઉગે જરાક આવડે કે આધીનતા જમાત કર માસ જ હોય આટલી જગ્યાએ શું માણસો જોયા કરી એમાં એમનો વાણી બાણી બચ્યા બચ્યા અમુક ભાગ વિતરા કરતા એનો કરો શું કહ્યું વિતરાગતા થાય છે પ્રકૃતિ આમ હોવાથી વિતરાગતા નથી કે રહે નહીં શું કહ્યું હા હા પ્રકૃતિ ગમે છે તમે ગમે એવું છે ને જોવાનું કે છે મારી પ્રકૃતિ તો હું જ જાણું છું તમે જાણો છો એટલે હું જોઈએ નહીં તમારે ચંદ્રકાંત એની જોટે ના આવે એટલી બધી આ તો પ્રકૃતિ લીધે ડાઉન દેખાય હાથી નું લોકો હાથી નું લોકો પાછળ નથી કરેલી જતા હોય તો ચંદ્રકાંત આગળથી કરે ને પાછળથી કરે હા કેવું પડે બધી પ્રેક્ટિસ મેં જોયેલું જ નથી પોતાના ઘરમાં દ્રષ્ટિ તરીકે જ કામ કરી રહ્યા વહુ છોકરા સાથે દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ ના રહે કારણ કે દબાણ હોય ને દબાણ સાર ના થાય લેટ જો કરે બાકી પોતાની દાનત કે ઇસ્તથી મને કે આના થવું જોઈએ પણ થાય છે તક થાય છે દવાણ કકડાટમાં જે કકડાટ બેટ દેવાના શું કહ્યું કોઈને નહીં આપણે જે તે આપણે તો દાળ ચડાવી છે શું કહ્યું જે પોણી છે આપણે આનંદ તૈયારી લોકો જ્ઞાન લીધું છે આનંદ કેમ છે આટલા કચાય પડ્યા છીએ આપડે તો જુદું કાર્ય પેસા ધરું હા કરીને દાદા કરી આવ્યો મોટી મોટી સભાઓ કરી આવ્યો બધું કરી આવ્યો મેં એવું નહીં પાસે ચાલી ના જુઓ એ દુકાન જવાય ને એક અમદાવાદ અમદાવાદ હજારો પણ જવા રહ્યા વડે જાય આકાર વાળો આકાર આકાર સારો છે ભવ્યતા હારી ચેતી લગે દેજો સહેજ પણ દાદા રે તો આધીનતા છે થોડી નરકે દે શબ્દ કદી લાવવાનો છું આ તો મારા કેવા પડે લોકો મારે કઈ હા નવો કે નવો કે આજે તમને કે છે ચેતાવા ચેતાવા ભૂલ થઈ જાય ભૂલ બધા નહીં લાલચ હોય લાલચ હોય લાલચ સ્વતંત્રતા લે અમારે પણ સ્વતંત્ર તો થઈ ગયા કઈ પર તો કઈ મારા દબાયેલા રહ્યા છે પેલા ગુરુમાં દબાયેલા હોઈએ તો તમામ વખતે સતત સારા ફરવા જોઈએ અહીં કઈ દબાયેલા નહીં કશું પણ તે પછી અનાજી સ્વતંત્ર મજા આવે ઇન્ટરેસ્ટ આવે બિલકુલ ઇન્ટરેસ્ટ કાલ દીપક ને કહ્યું ને જાણતા મનમાં પહેરી તું જોવાનું એના મનમાં દેર કરે હું જોવાનું છું જે ધોરણ છે સ્કૂલ ધોરણ શું ધોરણ છે હજુ અંતરવેદના જતી નથી કસાય કપટ ના કસાય બીજા કસાય અપમાન ના થવાના કસાય કેટલું ભર્યું છે અપમાન ના થાય એટલે સાથે હાથે કર્યો આ મહિનો આમ નીકળે હાચવાનું એ કઈ આવો આવો મહિના સુધી આવા ના રહ્યા ને એટલે પછી બધા સમજી ગયા ઉડી ગયો કશું અમત શેરી મહિના સુધી ના સમજે આ તો શું આવું વ્યવસ્થિત ના સમજે જાય સેન્ટર છોડે વ્યવસ્થિત ના આવે પણ સમજી ગઈ બધું એટલો એનો સારી સારી સમજ પાછળ કોઈ સમજવાનો આપે વિચારો આપે ઈશારો કર્યો કે તરત જ ના પહોંચી કેદાર નથી પહોંચતો કે કે કરી કઈ વાત નહીં તમે કોઈ જેમ તેમ કરીને સારું પાડી દે તો આપણે છૂટું પડી જાય ચલો આનું મને કાગળ લખેલો કે આ લોકોને જ્ઞાન નહીં થશે સુધારી છે સુધારી એટલે મને સમજી ગયેલું કે જ્ઞાન ને છે આ છોકરાઓનું સમજણ છે નહીં ચર્ચા એ જે કરતા છે એને જોખમદારી આપણે લેવા દેવા છે તે આપણે કહેતા જવું ના કે પાસે આપણે કે આપણી સેફ થાય જોઈએ આપણી સેફ થાય મહિના સુધી આવે તો આ લોકો હરું ફાટે તો કઈ બંધ જાય જો વાર ના આવે થોડા એન્કરેજ કરી આવે વિપરીત સંજોગો જોયા નથી ત્યાં સુધી આપણને થાય બે ડિગ્રી ઠંડક થાય ને આલીન ખરાબ થઈ જાય બરાબર એ ના આવે મને ગરવાર હશે બહુ ગરવાર તમને જાણ્યા નહીં કે આપણું આપણને આપણું બગડવું ના જોઈએ એટલું આપણે ચેતવું જોઈએ નિર્દર ઘરે ઘરે પણ ઘરે તેને ઉભા કરે મેં કર્યું ઘરે જ નહીં ચેડ પસ્તાવો થયો શું કાઢ્યું અત્યારે દીપક થાય છે બઉ ખોટું એ બધા ગાયા તો ફરી માર ના કરતા કારણ કે અત્યારે તમે ભૂલી ભૂલ કોઈની જોવાની કોઈની ભૂલ જોશે ભયંકર ભૂલો છે શું કહ્યું તું શું દયા છે તને શું અંદર પડે તું ભૂલ જોતું મોટા ભૂલ નથી જોવા વાળા આવ્યા ભૂલ જોશે તો એટલે થઈ ભૂલ ભૂલ હતી દાદા કોઈ ભૂલ જોતા નથી આપડી દેખાતી નહીં બીજા રમેશભાઈ ભૂલો છે રમેશભાઈ ભૂલો છે પેલા પેલા શું થાય એ કઈ કોઈ ભૂલ ભૂલ જ ના જોવે છે નહીં ભૂલ જે ભૂલકાર છે ને તેના બિલકુલ ખલાસ નલાયક હોય છે શું કહ્યું આમાં છે પણ છે મેં જોયેલી નલાયક એની પાસે ખરાબ આશરો હોય શું ખરાબ આશરો હોય છે ભૂલ ક્યાંથી લાયા પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે એમાં ભૂલ કહેવાય એક ભૂલી જાય છે કે આ સામો માણસ કરતા નથી સામો માણસ કરતા નથી એ વાત ભૂલી જવાય એ એની જાગૃતિ રહેતો હતો એટલે જાગૃતિ ને મામાની ભૂલ જોઈ તો સંસાર નવો ઉભો જ્યાં સુધી એ ભૂલ ભાગે નહીં ત્યાં સુધી નીકળવાનું માર્ગો છે રે તમને તો સરળ ભૂલ દેખાય નથી અને દેખાય તો મળે કઈ દે હા મળે શું ઢોકવા નહીં કે ભાઈ અમને આવી દેખાય સ્વીકારી લેજો મૂકી દેજો બાજુ હા કહીએ અને પછી ના મળે તો એનો વધુ બિલકુલ નહીં વાંધો આપણે બિલકુલ વાંધો નહીં બિલકુલ ના મળે હા કઈ કઈ કશું નહીં આપને કશું નહીં હું જાણું કે ત્યાંના આધાર બોલે તમે બોલો છો કયું ઓછું મારું આજ્ઞા લોકવાની ઈચ્છા છે ઈચ્છા જ ન ના ના એટલે અમને બોલો ના લાગે આ ઉદય કરનાર બોલે છો એ વારું બરાબર જે પ્રકૃતિ છે પરેજ કરવી પડે શું કરું પોતાનો હિત સંપૂર્ણ કરે બીજા બધાનું કઈ શું બાકી આમ સરળ પ્રકૃતિ ગુનો કરતી કર્યા જ કરે તો દુનિયા બધી પ્રકૃતિ પણ આમ પરેજ કીધું લાગી પડી ગયું ફરી ગયું તું ના કરું તો એમને લેવા દેવા એટલે લાગે પડે તમારો આગ્રહ થવું જ જોઈએ એવું નહીં થાય લાગે નહીં લાગે પડે આગ્રહ હોય એટલે આગ્રહ રાગે પડે તો આટલી બધી મહેનત કરે લાગુ ના પડે લોકો કે તમે જોયા તો આવો એ તે પણ ફૂટી ગયું ખંભાતમાં તમે પેપર ફેલ થયેલું પેપર ફૂટી ગયું તમને કહ્યું હે સરસ બીજા હાથ મદદ કરે કે હું લાય લાગુ છું જયારે મને કહેવાનું પૂરું થાય ત્યારે મારાથી બીજાને કહેવાય હજુ મને જ કહેવાનું બાકી હોય છે તો હું કેમ બીજા કહું બીજાને કહેવાય અને કહેતો સાંભળે સાંભળે વિતરાગતાથી વિતરાગ વિતરાગ વચન એટલે સમાભાગ્યને પણ સ્વીકારીએ સ્વીકારીએ માણસ ફેરે નહીં ફરે માણસ મુશ્કેલ પ્રકૃતિ ફેરવી બહુ મુશ્કેલ છે ચાદા પાણી થઈ ગયું સારું થયું ને ખબર પડે કેવો માલ છે ભાઈ તમે ખાનગી માં ફૂટા બધાની વચ્ચે ફૂટે ને સારું થાય ખાનગી માં ફૂટે ને બધાની વચ્ચે ફૂટે બધાને ખબર પડે એવી ફૂટે એ જલ્દી નીકળે બધું જલ્દી એટલે હા તો બોલીએ ને બધું પબ્લિક માં ફોન નહીં થતું ખાનગીમાં થોડુંક પેલું રહે ખાનગીમાં થોડુંક પેલું રહે કે આજુ આ માણસ પોતાનો છે અને પબ્લિકમાં તો પોતાનો જ પરભર જ થઈ જાય ના જે ઢાંકવાની વૃત્તિઓ છે તે ઢાંકવાની વૃત્તિ એ ગુનો છે હા ઢાંકવા જેવું શું છે અધીનતાથી કાઢવું શું અધીનતાથી સારું ને દાદાજી કઈ ઉલટી ઉપાધિ નહીં બિલકુલ ના બધા અચંત્યાથી ચાલે પણ કોકનું નહીં મૂળિયું વાંકું હોય ને તે વેસ પછી નું હોય જુદી દંડકી વગાડે હોય ને હા વગાડે વગાડે હા વગાડે વાંકું મૂળિયું ઉદ્ધવનો દોષ દેખાયો મહિનાનો ત્યારે ઓબ્સ્ટેક ધરાય કર્યા વગરથી કરીશું હા એને નિશાની રક્ષણ ન પહોંચ્યું એનું રક્ષણ ન કર્યું ક્યાંય દેખાયો બધા થઈ ગયા છે અને બચાવ કરવા જાય એટલે ખલાસ થઈ જાય બચાવ ગુનો કર્યો પછી બચાવ બચાવ ત્યારે કહી દીધું મારું જ અનંત તરાજ કરી દીધું પોતાનો લાભો થાય બધી પ્રકારના ભૌતિક લાભો અનંત અવતાર આ કરીશ ટકા એ જ કરીશ મને એવું મને હું યાદ આવે છે એક અવતાર પહોંચે મરે જેમ બૈરા છોકરા કે મને પગે દાદાને પગે લાગતો કશું વળશે નહીં મને પગે લાગતો દાદા એ ભાઈએ મને મોડે કહ્યું એટલે દાદાજી આવું કે અને શું ધડીપણું બજાવે કે છે અને મન વચન કયા થી દર વચ્ચે અમારો સંબંધ નથી પછી પણ ધડીપણું બજાવે ધણિયા કામ વરસ કેટલી પુણ્ય કરી છેવટે છે દાદાજી એને ઘરમાં બી એવી પાઈ મળી બહાર દાદા મળ્યા એટલે કઈ પુણે કરી

કરીએ સાથે મેળવે કે સારું તોડતો છે તો બેસશે નહીં કહીને એમ કહ્યું પડીએ આને ટેવ પડે લાભ ઉઠાવવાનો પડી જાય ને એ તો એ પડી જાય માનો કમાણી જતા એટલે કાગળ કરતા જે કોઈ એનો ખબર ના હોય તો કાગળ લઈને પેટ કર્યા દત્તર એક દાડ કહી દીધું એમ હું તો આ સાગર માંથી પૂછતી ગયો જ્ઞાની જાતે બરકત નથી બોલવું બોલ છે ભાષા છે ને ભાષા સારી બહુ સારી ભાષા નહીં કહ્યું નહીં પરિણામ કશું ડોક્ટર ખુશ થઈ ગયા થોડા રહેતા રહે પછી એકદમ તો લાભ લેવાની ટેવ પડે એવું કહી દીધું તારા આ જરે જાય જરા અહંકાર બધો ઉતરી જાય મેરીવેરે કહ્યું કે ઓપરેશન બહુ સારું કર્યું તમે જોયેલું ઓપરેશન થયું થયું સારું થયું તો થઈ જોઈ શું કરવાનું છે આ લોકો સમજતા નહીં આ ડાક્ટરે પ્રેશર કાયમ કરી નાખે મને પ્રેશર વસ્તુ દરેક ને હોય એક માણસ દોડતો દોડતો ને એને પ્રેશર એકદમ વધી જાય પણ એ તો બધાને હોય પણ પ્રેશર શરીર થાય વધ્યા કરે ઘટ્યા કરે પણ એ થયા જ કરે પણ એનું એ કાયમ હોતું નથી આ લોકો ડાક્ટરે કાયમ ન કરી નાખે ગાંધીનું મોતે લેવું મેં દાદાજી ઓગણીસો પિસ્તાલીસ માં એક સુપર પ્રાયોરિટી નું કામ કરેલું મારી જાત પર વાળો જાત પર વાળો માણસ એ શું કહેવાનું એટલે જેમ કઢાવી દો હા કાર્ડિયોગ્રામ કઢાવી કાર્ડિયોગ્રામ કઢાવવા તો ડોક્ટર કે મારે બ્લડ ટેસ્ટ કરવું છે મારે બ્લડ ટેસ્ટ હું તો ડાક્ટર બહુ દાડા બ્લડ ટેસ્ટ કર્યા છે નવે કરે થઈ ગયો બોલાય તો કઈ ડોઝ આપો એ ડોઝ એટલે આપણને શું છે ફરી લોન લીધું લોન લીધું એ રીપે કરવાનું ડોઝ તો લેવો પડે ને એટલે લોન લઈને કામ કામ કરવું પડે એ તો લોન લેવાની જરૂર જ નહીં ધરણ થાય તો લોન લેવાની જરૂર નહીં કેટલા વર્ષ શોખીન હોય ને તો તો પેટ જ છે કે ડાક્ટરે જયારે બહુ એ હોય આપે પેલું ઇન્જેક્શન ડિટેલ નું સિમેન્ટ થઈ ગયા કેતા હાથે હશે લોકોના મન થી આમ થઈ ગયું છે ડાક્ટર તો ઓછો પણ આજકાલ તો કે છે જરૂરત પડે તારે ના ફાધર છે આર્ય લોકો એવું બોલે હા અમારા ફેમિલી ડાક્ટર એટલે વેરવી ખરે ટાઈમ લાભ ઉઠાવનારો પણ દાદાજી કોકવાર બહુ મુશ્કેલીમાં થાય છે ડોક્ટર ની ઓળખાણ ના હોય અમે કોઈ દિવસે ડોક્ટર ની દવા ના લઈએ ત્યારે એમ જ પણ વધારે કરવું ફાયદો ઇફેક્ટ શા માટે થોડી થઈ છે કોઈ પડી નથી એવડું મોટું વાવાઝોડું આવે પડી ગયા છે વાવાઝોડું આવે જંજાવાત આવે આવે બધું આવે બહુ આવે

જાતની જરૂર નહીં પડે પછી પોતાના જાત ચાલુ છે પોતાના ચેતન જાત ચાલુ છે ચેતન જાત આ બધા જાત શાંતિ આ એકાગ્ર થવા માટે છે જરા એકાગ્રતા થાય શાંતિ રહે જરા અને પેલું તો આંતરમાનું રહે પોતાના સ્વરૂપ આવી ગયા સ્વરૂપ ગુજરાતી જાણતા હતા કરું છું કેટલા વખતે અહંકાર હોય છે અહંકાર વગર બીજું કામ જ ના થાય જપ જ ના થાય જપ અહંકાર વગર થાય ને પછી જપ કરવા પછી પેલા વિકાસ વધારે મળે નિરંતર અંતરભાવ પ્રયાસ કરે તમારી સુવિધા કે નિરંતર અંતરદાસ પ્રયાસ કરતો નિરંતર દિવસ શું કહ્યું નિરંતર અંતરદાસ પ્રયાસ કરતો એક સ્વરૂપ ના જાગૃત થાય તો અંદર બંધ થઈ જાય સ્વરૂપ જાગૃત થાય આત્મા જાગ્યો શું બનવું આત્મા જાગ્યા પછી ત્રણ પ્રકારના આપણે અનુભવ થાય ત્રણ પ્રકારના અસ્તિત્વ છે અને વસ્તુત્વ પછી લક્ષ છે અને અનુભવ એ આપણે સંજોગ ઉપર આધારે સંજોગ ઉપર બહારના સંજોગો બહુ ઘેરાયેલા હોય લગ્નની ધમાલ હોય કોડીઓ પણ પ્રતિથી ના જાય સૂર્ય સૂર્ય ભગવાન હોય ધમાલમાં હોય દાસ ભય દર દૂર કરતા એમના હાથમાં આપવું એવી પ્રતિકી ના થાય નિરંતર પ્રતિકી મોહના સ્થાનક માં પ્રતિકી રહ્યા પછી હા એ તો રે મોહના સ્થાનક માં ભોગના સાગરમાં જ્યાં વિષમ પરિસ્થિતિ આત્માની થાય ત્યાં આપણને સમ પરિસ્થિતિ સમ પરિસ્થિતિ જો અજાયબી આપવાની કરી દેહાદેહ કહેર જે રહીશું એક જ કરીને છૂટે દેહાદેહ મારે ચંદ્રા કે તમારું નામ તમારું આ બધા જુદા માણસ ચોક્કસ રહે છે બહુ ચોક્કસ વળે નહીં અને વળ્યું તો પછી બરાબર ડુંગરથી ભાઈ કહ્યું હવે કઈ તમારે જોઈએ છે ઘણું આપીશું અમુક સવાલ જયારે હોય ત્યારે સિલવાન હોય તે તે વગર સિલવાન હોય શકે નહીં તીર્થંકર સિવાય કોઈ સિલવાન ન હોય શકે હોય શકે નાન્ય હોય શકે નાની જ્ઞાની દાદા નાની છે દાદા જ્ઞાની છે તો દાદા સિલવાન છે એમ ન કેવાય અમારો વ્યવહાર કાપી છે શીલવાન નો વ્યવહાર અમારો વ્યવહાર નીચે અમારો શીલવાન હા એ બરોબર કાક રહેર એટલે પૂર્વકર્મ આધાર મારું શું પૂર્વકર્મ કાક દાદા જેવા જ્ઞાની છે એવા બીજા જ્ઞાની હોય એમાં નાની માં ફેર હોય જ્ઞાની બે પ્રકારે જ્ઞાની વ્યવહારના જ્ઞાની લૌકિક કહેવાય હા એ બરોબર અને નિશ્ચય જ્ઞાન હોય અહંકાર ના હોય અજોડી બરાબર છે જોડી ના હોય જોડી ના હોય બરાબર પણ જયારે પણ હોય ત્યારે અત્યારે આ દાદા જ્ઞાની છે એમ બીજા અજોડ હોય પણ આપણે કહ્યું કે જ્ઞાની પણ સિલવાન હોય તો એ સિલવાન જ્ઞાની કેવા હોય કારને લઈ જાય મારા કારને પકડાય કેવડી સિલવાન ખરા કેવડી કેવડી સિલવાન કહેવાય કેવડી એટલે ત્રિશંકર સિલવાન છે મુખ્ય દ્રવ્ય ભાવ દેહ ચોખ્ખો એટલે વ્યવહાર ક્યાં ચોખ્ખો થાય છે દ્રવ્ય ભાવ દેહ ચોખ્ખો અમે હોય એ આભા જુદી પડે રાતે એ વાળી જેવી મીઠાશ કરે પછી ઓછો જીવાડે કરી ભગવાન તો અહીંયા વ્યવહારની ભાષામાં બ્રહ્મચર્ય પાડતા હોય અને શ્રીમાન કહીએ છીએ તમે કોઈ જાઓ રસ્તાઓ આ બધું અમારા પાછો બગાડે પૂરો કરતો આ ભાવે કરીને મારા મનમાં પણ પાછલા બધા જોતા આવ્યું અરે ભૂખ લાગી બધા બધા લાગી બધા બધા ખાઈ આ ભારે કઈ ના ચિંતા નહીં દ્રવ્ય પૂર્વ કરના આપે ને સમજવાની વાત હતી કારણ કે સિલવાન નો ખરો અર્થ અને સિલવાન આપણે વ્યવહારમાં બોલીએ છીએ તે એ બંનેમાં ફરક ઘણો છે ને હા કારણ કે ગ્રંથો પાડતા હોય ને સિલવાન કહીએ બસ એટલું જ મનમાં ભાવના રાખી સિલવાન થવું છે બસ કેટલું તમે હા બરોબર તો કુશિલતાના ડાગા ના પડે હા કુશિલતાના ડાગા ના પડે બરાબર સંસાર કરી ધરી બેઠો હોય હા સંસાર કરી ધરી બેઠો છે ત્યાં આગળ પીગલા બધું એટલે કશું કર્યું નથી જીવાન કઈ બધા નથી કઈ ગ્રહણ નહીં કર્યું તો આવી અસરો થાય નથી બે ટકા ન સમજે આ વાત ને બે ટકા હા એ પેલા આબુ ઉપર શાંતિ વિજય મહારાજ હતા એ એમને એમની આજુબાજુ સર્પો કે સિંહ ને બધા બેઠા હોય તો એમને કઈ ખાઈ ને પી ને એ લોકોને કઈ કરે નહીં એવું માણસો કહેતા હતા તો એ એ કયા આધારે બનતું હશે સિંહ આપણે ગિરનારના સિંહો છે ને ગિરનારના સિંહ એની બાજુમાં આવીને બેસી જાય એને કઈ કરે નહીં આબુ આબુ વાઘ વાઘ વાઘ સિંહ નહીં વાઘ વાઘ હતા હતા પશુ હિંસક પશુઓ પણ આવીને બેસી જાય એને કઈ કરે નહીં આપણા મનમાં હિંસક ભાવ બધા જતા રહ્યા ને હિંસક કોઈ કશું આપણા મનમાં હિંસક ભાવ જતા રહ્યા હોય તો સામામાં હિંસક ભાવ ઉત્પન્ન થાય એને એને સામે ઉત્પન્ન થાય એ તો એ તો માર્ગમાં શક્તિઓ આવશે હિંસક ભાવ પૂરી જાય જાનવર હા હા પોતે હિંસક છે એ પણ ભાવ ભૂલી જાય ભાવ જ છે હિંસક નો નીકળી જાય અમારી પાસે આવ્યો ને તો વરતા વરતા બધું બધા નીકળી જાય એને ઉડી જાય કેવું બરાબર આ નાનો બંધ મોટા પર હિંસક ભાવ નહીં જણાવ માનવચન કાયા આ ત્રણેય પાંચે મહારથમાં તો શું દુઃખ રાખો ને આધીન તો રહેવું જ પડે ને ના આપણે ના રહેવું કરદાથી તસી રે હા આપણે ના રહેવું અછૂત રસિકભાઈ સાથે જ છીએ ને હા પણ આપણે રસિકભાઈ વાત જુદી ને હા વાત જુદી બરાબર છે આપણે ના રહ્યો આપણી પગસ્તા ના લાગે અને કરુણા અધીન પગસ્તા લાગે

સો ટકા ઉતરે છે કચ્છમાં ઉતરવું જોઈએ કેસમાં ઉતરવું જોઈએ જેમાં બોલવું છે પથ્થર પર ઘસીએ